તમને ભાઈ છે તમારે આજ્ઞા મર્યાદાનું અને દાદા રૂમાંથી લીધી દે છે જેનું લીધી ધ્યાન કરીએ તે થઈએ તેની શક્તિ ઉત્પન્ન થાય શું થાય શક્તિ ઉત્પન્ન જે નિધિ દર્શન કરીએ તે રૂપ જ થવાય પણ જીવ તો હોવો જોઈએ કેવું સજીવન મૂર્તિ હોવી જોઈએ ખોટો ફોટો ના ચાલે સજીવન મૂર્તિ આપણને ઠપકો આપે આપણને સમજણ પાડે ભૂલ થતી હોય તો દેખાડે એવી મૂર્તિ હોવી જોઈએ સારું કામ શુભ કામ કર્યું હશે પૂર્ણ બંધાય પેલું પદ બોલાવી લે આપણે એમને ઓગણીસ છે ને અઠાવન અઠાવન માં તેનું પદ કવિએ લખ્યું છે તેનું બોલ્યા બોલ્યા પછી આપણે પ્રસાદ લઈ લઉં પ્રસાદ કરી લઉં તમારી પુસ્તકો આપને બધાને છે અને આ વ્યવહાર શુદ્ધ શુદ્ધ વ્યવહાર છે શું છે એટલે વ્યવહાર ની દેવું શુદ્ધ થઈ ગયું શુદ્ધ ઉપયોગ કરાય બરોબર ને એટલે આ પદો ગાય છે બોલે છે કે શુદ્ધ ઉપયોગ રહે કેવું શુદ્ધ ઉપયોગ હા તેથી અહીંયા આગળ રાગ બાગ શીખી લેવા અને પછી ધ્યાન નહીં રાખતો આજે આ પદો ગાય તારે શુદ્ધ ઉપયોગ રહે છે કેવું આ પદો શુદ્ધ છે દાદાની આજ્ઞાથી નીકળેલા છે અને મેં શુદ્ધાત્મા થઈ ગયેલો છે બેનો જોગ જોગનો શુદ્ધ ઉપયોગ જો ચાલો બોલો બોલજો બરોબર જોરથી શું કે છે બરોબર લખી તો કરીએ આ ચોવીસ શિવશંકરનું સતત તવન લખેલું છે બધું ચોવીસ શિવશંકરનું સતત તવન છે આ સમજ ને ગાય તીકડે શુદ્ધ ઉપયોગ એવો રે તો ભગવાને આ શુદ્ધ ઉપયોગ રે ત્યારે ભગવાને શું કહ્યું કે એક ગુંઠાળું આ પુસ્તક ની અંદર ગાય તો શુદ્ધ ઉપયોગને સમતાધારી જ્ઞાન ધ્યાન મનોહારી રે કર્મ કલંકો દૂર નિવારી જીવ વરે ચીરનારી શું કહ્યું કોઈને હોય નહીં જો સુધી જ્ઞાન મળે નહીં શુદ્ધ ના હોય પોતાનો શુદ્ધાત્મા પોતે શુદ્ધ થયો અને હમાણામાં શુદ્ધ દેખાય એનું નામ શુદ્ધ ઉપયોગ કહેવાય સમજ ભાઈ ને નહીં તો આ જગતના બધા સાધુ આચાર્ય શુભાશુભ ઉપયોગ હોય શું હોય શુભાશુભ હા શુદ્ધ ઉપયોગ થયો ત્યાંથી બારમું ગુણસ્થાન થયું શુક્લ ધ્યાન રહ્યું જે આ કાળમાં કોઈ કાળે ચોથું ઠેકાણું નહોતું ત્યાં બારમું ગુંઠાણું અચો થયું અને વ્યવહારમાં રહ્યું પાંચમું શું છે વ્યવહારમાં પાંચ વ્યવહારમાં સાધુ અને છઠ્ઠું અને નિશ્ચયથી પહેલું અસાધુ અને તો ગયું ને અને આ આ નિશ્ચયથી બારમું અને વ્યવહારમાં પાંચમું આ અક્રમ વિજ્ઞાન લિફ્ટમાં ચડી ઉપર ગયા માટે કંઈ હવે આ વ્યવહાર ગુંઠાણું ઊંધું લેવું આજ્ઞા આપી છે ને આજ્ઞા મરે એટલું ઊંધું જાય પછી ગુંઠાણું છેવટે વ્યવહારને બારમાં લાવીએ સારું ઉકેલ તો તારે આવશે ને પણ પેલું પેલું ક્રમિક માર્ગમાં વ્યવહાર આગળ ચાલે અને ત્યાર પછી નિશ્ચય ચાલે શું થાય આપણે વારી વારી ધીરે સાફ કરી નીચે આગળ આવે અને તે કડાપો જમકો ચિંતા હાથે કેવું કરી તપ જપ બધા કરીએ તારે વળી થોડુંક આગળ કહે તોય પણ આ એકુય આચાર્યનું મિથ્યાત્વ ગૂંઠાણું છૂટ્યું નથી જય સચિદાન એ છૂટે એવું નથી એવું ગાઢ ગાઢ લઈને આવ્યા છે ગાઢ એટલે છૂટે નહીં છોડવું હોય તો ના છૂટે કેવું ગાઢ મિથ્યા અને આ તમને તો સંકિત ગાઢ થયું શું થયું સંકિત ગાઢ તે ગાઢ સંકિત કોને કહેવાય તાકાત છે કે આપણે લાકડી મૂકીએ લાકડી નેતરની દાઢી એટલી લાકડી હોય ને તો ઉપર વજન દઈએ તો વાંકી થાય પણ તાનને ના થોડે શું થયું વસ્તુને છોડે નહીં વાંકી થઈ જાય લાકડી આમ વાંકી થઈ જાય આમ વાંકી થઈ જાય પણ તાનને થોડે નહીં એનું નામ ગાઢ સંગીત કહ્યું ભગવાને શું કહ્યું એનું નામ ગાઢ સંગીત હા મિથ્યાત્વ વલણ વલણ દેખાય બીજું બધું દેખાય પણ તાણ ના તાણગ્રસ્ત ના થવા દે આ દાદા નું વિજ્ઞાન એવું છે શું છે તમે લોખંડ વેપાર કરનાર મોક્ષ થતો હશે આ આ સટોરિયાનો મોક્ષ થતો હશે ભગવાન મારી ના કહી કે એ અહીં નહીં તમે તો અહીં નિરત લઈને આવો બા બૈરી છોકરા છોડીને આવો અહીંયા કરો શું ભગવાન મહાવીર એવું કહેતા બૈરી છોકરા છોડીને આવો શું કહ્યું પણ આ તો જો લોખંડ વેપાર ચાલુ છે અક્રમ વિજ્ઞાન છે સમજી પડ્યું ને એટલે સ્થાન ને થોડે અમે જે આપી છે ને એ સ્થાન ભ્રષ્ટ ના થવા દે શું થયું સ્થાન ભ્રષ્ટ ના લાકડી આમ લાંકી થઈ જાય તમે કાલે એક વેતરી લાકડી દેજો જાળી અને પછી દબાણ દેજો તો સ્થાન નહીં છોડે આમ વાંકી થશે આમ વાંકી થશે તો વાંકી થઈ સીધું થઈ જાય પાછું પણ સ્થાન ના છોડે તો કૃષ્ણ ભગવાન તે આપ્યું છે આટલું એટલું હું તો કઈ ઘેર તમને કઈ કરવા વળવા નથી આવવાનો કારણ કે મારી લાઈન વળવાની નથી હું કઈ અને આ ક્રમિક માર્ગમાં ક્રમિક માર્ગમાં તો ગમે તેવા એસી ટકા જ્ઞાની હોય ને તો શિષ્યોને લડવું પડે ને કાલે કહ્યું હતું તે કેમ કાલે હાડા હાથ લાગે અહીં સમય કરવાનું કહ્યું તો કેમ હાથ લાગી ગયા તે ગુરુને વળવું પડે તો ગુરુનું મગજ તપી જાય અને શિષ્યો નહીં અકળાયા કરે શું થયું એ ઠેર સુધી અકળામણ વાળો માર્ગ છે કેવો છે અને આ તો હું મારે વળવાનું જ હોય ને બાગ જયારે અહીંયા આવું ત્યારે આવે ને જ્યારે જવું હોય ત્યારે જા આ વળવાનો માર્ગ નહીં કેમ આ તમે ઉદાસીન થાય આવું જ્ઞાન મળ્યા પછી ઉદાસીન છો હા ઉલ્લાસ માં છે પણ ઉલ્લાસિત નહીં રહેતું ઉલ્લાસ માં છો ને ઉલ્લાસ ઉલ્લાસ આવ્યો બધા ઉલ્લાસ આવ્યો ઘણી પણ ઉલ્લાસ લાવે લાખ મળ્યા પોચિંતા તો મનમાં ઉલ્લાસ થતા વિચાર કઈ મૂકીશું કરીશું આમ કરીશું તેમ કરીશું રાતે કઈ ચોર આવશે શું અને વખત ખરાબ છે અહીંથી બેંકમાં જતા વચ્ચે રસ્તામાં લઈ લે તો મારી ઉપાધિ ઉપાધિ ઉપાધિ અને આ તો આત્મા પ્રાપ્ત થાય પછી કોઈ લઈ લે કે કોને કોઈ લૂંટી ના જાય નહીં રસ્તા બધા ચશ્મા લઈ લે કે લઈ લે કે પેન લઈ લે કોઈ મને કોઈ લઈ લે કેવું ધન છે આ અને કેવું ખોટી લઈ લેજો ને જોતે તો ખરા જરૂર લઈ તમે કહો છો કરી શું કે તમે કહો છો કરી બાકી કઈ કરવું આ સ્વામી શિક્ષકો નું સલન છે શું છે અને પછી શું કે છે નીમ શરમ તીર્થંકર મહાવીર વીર છે ચૌદ લોકી માં પટુ ક્યાં જ્ઞાની અતુલ જ્ઞાની ના તુલના ના કરવા દે ચૌદ લોક ના માપ ટૂંકા પડ્યા કે છે શું કે છે ચૌદ લોક ના માપ ટૂંકા પડ્યા જ્ઞાની ને તોલવા ગયો અને માપવા ગયું તો તારી બુદ્ધિ મપાઈ જશે કે છે શું કે છે આ ચૌદ લોકી માપ ટૂંકા પડ્યા આખા ચૌદ ગ્રામ ચૌદ રજુ પ્રમાણ શ્લોક છે તે ટૂંકું પડ્યું શું કે છે ચૌદ લોક નું માપ આખું એટલું જ્ઞાન વિશાળ હોય જ્ઞાની કેવું હોય પછી શું કે છે નિમિત્ત કારણ અંબાલાલ છે પાછા કે કરતા નથી તો ને અને ઉપાદાન તો તમારું પણ તમને તમારું ઉપાદાન પ્રાપ્ત કરી શકો ક્રમિક માર્ગમાં પોતાને જાતે કરવાનું હોય સમજો ને આ તો નિમિત્ત ને થઈ યોગી બે સ્વરૂપ કહેવાય કેવું નિમિત્ત ઉપાદન ઉપાદાન સહયોગી એટલે જ્ઞાન દર્શન ફૂલ અમે આપીએ એ ઉપાદાન તમારા હાથમાં આપીએ શું થયું તમે શુદ્ધ હાથમાં છો સમજો ને તેથી કરીએ લખ્યું ઉપાદાન જ્ઞાન દર્શન નો ફૂલ પછી નિમિત્ત નામ ભલે સાક્ષાત ભગવાન છે નિમિત્ત ઉપાદાન સહયોગી આ પેલું તો નિમિત્ત એકલું જ ભેગું થાય ઉપાદાન તો આપણે જાગૃત કરવું પડે શું કરવું પડે ઉપાદાન આપણે ઊભું કરવું પડે નિમિત્ત હા નિમિત્ત ઉપાદાન બે ભેગા પેલા કે છે મેં તમને કહ્યું હતું ને કે કાયો સર કરવાનું કહ્યું હતું રાતે કેમ ના કર્યું શું કે સંસદ કરવાનું કહ્યું રાતે કેમ તો કર્યું ના ના આ પર્વતની ધાર ઉપર કાયો સર ધાર ઉપર ઊંઘ ના આવે બીક ના માર્યા એટલે કાયો સર સારું થાય એ કારણ સારું પડી જઈશ તો પડી જઈશ તે બાપ પર્વતની ધાર પર કાયો છેદ કરવા પડતો હતો શ્રમિક માર્ગમાં તે લોકો પાછા ફરી ગયેલા બાપજી એના કરતો આવે આપણે બહુ જોડે બેઠેલા હાલ પડશે આપણે એવું તેવું કશું નથી આ દાદાની આજ્ઞા પાંચ હેલી હટ છે નથી હેલી હે ગમે એવી દાદા હે ઉલટી ગમે એવી છે વ્યવહારમાં નથી ઉપાડો દેખાયો તમે સંભાવ નિકાલ કરો શાંતિમય કર્મ બધા ખપી જ જાય આ બધા કાલે કર્મ બહુ ખપાઈ દીધો તેનો ઉલ્લાસ ઉલ્લાસ આવતો હશે કરોડ રૂપિયા આવે ના ઉલ્લાસ આવે તેઓ જમાઈ આવે તો ને એક જમાઈ આવે તો ત્યાં એટલો વખત મોડું દીકરી એટલે ઉલ્લાસ પછી પાછો ઉલ્લાસ ઓગળી જાય શું થાય ઉલ્લાસ આવે નહીં એ ઉલ્લાસ પોતાનું સ્વરૂપ કોઈ કાળે પ્રાપ્ત નથી થયું એ ભેગું થાય તારે ઉલ્લાસ આવે જો ને અમને દસ વર્ષ ઓછા થઈ ગયા કાલે પંચોતેર દેખાતા પાંચ દેખાય તમને દેખાયું મને દેખાયું તમને દેખાયું તમે તો બધું ગેડા ગેડા જોયા કરો આ તેથી આવી જાય આ મારા કવિરાજ ને ગોટલો ફળ્યું બે હતું અને પછી બરાબર છે કવિરાજ તો બહુ બહુ આશીર્વાદ થઈ ગયો જો ને પદો કયો આ પદ એ ગોઠવવું હેલું નથી કોઈ કવિ એવો પાક્યો નથી કે આવું પદ લખી શકે આ તો શુક્લ જ્ઞાનની શ્રેણીથી લખેલું છે બરોબર ને અને શુક્લ જ્ઞાનની શ્રેણી થાય ને ત્યાં કોઈ પદો લખવા નવરો હોય નહીં કવિ માર્ગમાં તો તો કે છે બાબા હવે પૂરું થઈ ગયું હવે શું આપણે પદો લખીને કામ છે બરોબર ને થઈ ગયું હોય કેટલા કેટલા પર્વતની ધાર ઉપર તે પર્વતની ધાર થી કેવી દે અહીં ઊભું રહેવાનું અહીં મોટી મોટી ખઈ હોય તો ઊભું રહેવાનું આ બાજુ ખઈ હોય આ બાજુ ખઈ હોય તો એ કાયો સર્ગ <coughs> એ કાયો સર્ગ એને કાવસક કે છે શું કે છે કાવસક ધ્યાન તે ગુરુએ કહ્યું કે રાતે જઈને બાર થી બે સુધી બે કલાક બે કલાક કાવસક ધ્યાનમાં રહેજો અને પછી રાતે ના રહેવાયું તો ગુરુ હવારમાં વાંચ કાઢે કે તમારામાં કઈ બરકત આવે એવું લાગતું એટલે આનો રોજ કકડાટ છે રો કકડાટ છે છેલ્લા પગથિયા સુધી રો કકડાટ આ તો તમારા ધનભાઈ છે આ જ્ઞાની પુરુષ જેવા થાય આ ગજબ નું વિજ્ઞાન છે અને સેફ સાઈડ વાળું વિજ્ઞાન છે બહુ સાથે ફ્રેન્ડ સાથે ફરાય હોઉં ગમ્યું ગમ્યું આ સૌથી વધારે ગમ્યું કે છે આ સૌથી વધારે ગમ્યું કે છે એટલે હવે આ બીજું શું કઈ તમને કઈ જો નથી ખાવામાં અડચણ નાખી નાખીને કશું કોઈ જતી ઊંઘવામાં ઉઠવામાં અડચણ નાખી જો મેં કહ્યું હોય કે રાતે બે વાગે કાવસેટ કરવો તો તમારા મને એમ થાય અત્યારે આ ઘરે કઈ કાવસેટ કરી પ્રભુશ્રીને પ્રભુશ્રીને કૃપાદેવ કહ્યું કે મુનિ જય જય પ્રભુશ્રી કૃપાલદેવ પ્રભુશ્રીને કહ્યું મુનિ સંસ્કૃત શીખો કે છે શું કે છે સંસ્કૃત શીખો તારે કૃપાલદેવની ઉંમર તીકડે અઠ્યાવીસ વર્ષની હતી ત્યારે વાત કરી તારે બરાબર ને અને મુનિ ચૌદ વર્ષે મોટા હતા તે બેતાળીસ વર્ષના હતા કે સાહેબ આ સંસ્કૃત મને દેતા વખતે ના આવડે કે કેવી રીતે આવડે કે આવું બોલો શું કે છે આ રાણી વિક્ટોરિયા આપણા દેશની બધી ભાષાઓ શીખે છે એ છોતેર વર્ષે શીખી રહી છે શું કે છે તમારે મોક્ષ જવું છે ને આવું બોલો શું કે છે એટલે પ્રભુ સીતા આજ્ઞા એ પ્રભુ શ્રી કહેતા હતા કે હું થાંભલો ચાલીને પછી એમને એમ તો ઊંઘ આવી જાય ને તે થોંભલો ધારી અને ગમ ગચ્છતી ડૂબો ગમ ગચ્છતી ડૂબો ની નયા ડૂબો મારો તેલ નીકળી ગયો અને આપણા પુસ્તક લાવજો વીસ તો પુસ્તક લખાયો કે આપણા પુસ્તક લાવો ને સ્ટડી કરો કે શું કહ્યું ખબર ને પણ એ તો સરળ પુરુષ હતા એ ત્રણેય પુરુષો સરળ ભેગા થયા હતા બહુ ઊંચી બહુ ઊંચી વ્યક્તિ હતી જો મને ટાઈમ મળ્યું હોત ને તો આ કાળમાં કેવ જ્ઞાન ના થાય તો કેવ જ્ઞાન લઈ એવી વ્યક્તિ વ્યક્તિઓ સરસ હતી કારણ કે અક્રમ વિજ્ઞાન આટલું સરળ ના એવું સરળ ના ભાઈ એવા સરળ આટલું સરળ હોય ને એવા સરળ હોય ને તારે એમને આવું સરળ જ્ઞાન મળે નહીં એમાં તો પુણ્ય જોઈએ કેવી હા તો બહુ ચણિયાને ચોક્કસ કરો ભાઈ આટલો ત્યાગ કરવો જ છે તમે થઈ તો ભાઈ આપણે કાયદો શું ખરા જોવા જરા ભોળા હોય તો ચાલે અહીંયા કરતા કેવું ઓલિયા જરા અને એ ઓલિયા ના હોય કેવું ખબર નહીં એમને આ ના મળે એમને આ ના મળે અરે અહીં આ લોકોને જે મળે એમના જેવું એ ના હોય એમની પ્રખરતા ના હોય કેવી વાંધો મળે એવો નથી એ તો એક સહન કાર્યક્રમ કરશે બેતાળી વર્ષની તમને આ કઈ કઈ બીજા રહી આવે જ નહીં <laughs> આવતો એટલે મેં ચાલો ક્રમિક ચાલુ કરેલો ભાઈ ઓગણીસો ને ઓગણસાઠમાં ક્રમિક માર્ગ ચાલુ કર્યો આપણે જે જે આવે ને તેને ક્રમિક વિજ્ઞાન આપવા માંડ્યું તે બધા આવીને બેહી રહે સાંભળે પણ છેવટે મેં જોયું કે આ લોકોને ચિંતા એવું છે ને ઘેર ઘેર પાછ કમાવાની ચિંતા બીજી ઉપાધિઓ બીજી ઉપાધિઓ બે ત્રણ કલાક થાય એટલે સાંભળે પાછું ફરવાનું થઈ ગયું ફરવાનું થઈ ગયું એ હું બોલું તો એ મારા પર ચિંતા હોય ત્યારે તું ભાઈ કેમ તું સંભળાયું નહીં કે સાંભળ્યું સાંભળ્યું આમ પાછું મોડે બોલે તો હું સમજી જઈ એ અહીંથી ઘેર ગયો છે હું ઓળખી જવું કે અત્યારે અહીં છે નહીં એટલે કાળ વિચિત્ર છે હું સમજી ગયો શું થયું કાળ વિચિત્ર છે એટલે મેં વડવામાં જઈને વડવામાં ગયો મેં આપણા ચંદ્રકાંતભાઈને કહ્યું કનુભાઈને કહ્યું મેં વડવા ચાલો આ તો એમને ઋષભદેવ દાદાને કહી દેવા દો કે જો જગતનું કલ્યાણ કરવું હોય તો તમે કહો એ રીતે થશે નહીં નહીં માટે કઈ કઈ બીજું બીજો હિસાબ આપો આ તો બધા ચિંતા ઘેર જતા રહેશે પાવડા તગારો મૂકી નાખી ગયા આટલા પાયા ખોદી પાવડા તગારો મૂકી કે પછી દેવા જ નહીં આવે કારણ ઘરની ચિંતા હોય એટલે મેં ઋષભદેવ ભગવાનના આગળ એક કલાક સમાય કરીને મેં ભગવાનને કહ્યું મેં કોઈ એવું કંઈક માર્ગ આપો કે આ કાળના લોકોને ચિંતા પહેલી મટી જાય પહેલો મોક્ષમાં બેહાડું ને ત્યાર પછી એ છે તે તો ચિંતા રહીતા જ મારું સાંભળશે નહીં કોઈ બાપો સાંભળવાનો નથી કારણ કે અમને અક્રમ વિજ્ઞાન હતું તે અક્રમ વિજ્ઞાન તમને હું ઉભવારે કરશે આપણી માગણી કરી દૂધ કેલાયો અમે એવું ખોલતા હતા અમને દહીં વડો શું ભાવે અમે ક્યાં ભાગડવો કરીએ મોક્ષ માગતો અમારી પાસે હતો પણ તે અહીં ચિંતા થાય તમે પાવડા ટકા મૂકી ના અહીં હારા હારા મણે જાય છે સમજી ગયો કે આ લોકોનો દોષ નથી કાળ ચક્ર એવું છે ખોદે ખોદા મળે છે બહુ ખોદ ખોદ કર્યા કરે આ મોક્ષનો મોક્ષ ત્રીજા માર જાય અહીંથી ખોદી ચડતર કરીને ત્રીજા મારો રૂમ થાય તારે મોક્ષ મળે કેવું ત્યાં પાયા તું ખોદાયા આટલા આટલા ખોદે ગયા સીધો બાદ હશે એટલે મેં ભગવાનને કહ્યું મને કહ્યું એવું અક્રમ કરો પાયામાંથી નહીં કરવાનું હા અમારું અમારું અક્રમ વિજ્ઞાન સીધો માર પેલો રચિયાલો સીધો માર બેહાડો બોક્સમાં અને પછી નીચેથી ચડાવી દેશે બેઠો બેઠો તમને અક્રમ નો ખ્યાલ ખરો હે એ વખતે નો ખ્યાલ ખરો માગણી કરી આની પાસે આની પાસે માગણી આ તો અમે માગણી કરી અમને કઈ અક્રમ નો ખ્યાલ હતો નહીં આ વ્યવસ્થિત અમે ચક્ર લઈને આવ્યા હતા શું લાયા વ્યવસ્થિત લઈને આવ્યા વ્યવસ્થિત જ્ઞાન લઈને આવ્યા હતા કે જગત આધારે ચાલે છે બધું વારી પાસે હતું કમી કમણે ચલાવવા ગયા પણ ના ચાલી બરોબર કારણ કે બેઝમેન્ટ ચડી ગયું છે મન વચન કાય એકાત્મા એવું હોય ત્યારે કદી ચાલે તમે હવે ચડી ગયા આ તો મનમાં જુદું વાણી જુદી જાતનું બોલે અને પાછું કરે તે જુદી જતું કરે સાવ સાચી વાત તદ્દન સાચી વાત એટલે ભગવાને ભગવાનને મેં કહ્યું મેં કહ્યું ભગવાન આ લોકો ચિંતાથી બફાય છે ને આ તમારે જો જગતનું કલ્યાણ મારે નિમિત્તે કરાવવું હોય તો આ રસ્તો નથી માટે રસ્તો બદલો શું કહ્યું રસ્તો બદલો એમને કહ્યું કે અમારી પાસે જે છે એ અક્રમ વિજ્ઞાન તમને આપીએ છીએ શું કહ્યું અક્રમ વિજ્ઞાન આપીએ હા તો પહેલો મોક્ષમાં બેહાડો બીજો મારો તમારે અત્યંત મોક્ષમાં બેહાડી દો અને પછી કઈ આ પાયા પોતાને કરી લે આવો તારે આ શીખવાડું કઈ રીતે ઉપર મોક્ષમાં બેઠો ચિંતા વગરનો થયો બધું કરી લઈ શકે શું ચિંતા વગરનો થયો બધું કરી લઈ જો હવે પાયા પહેલાં મોક્ષમાં બેહાડી દીધા એટલે હવે પાયા ગણી લેવા છે નીચેથી અને પાયા એકલા ખોદવા આવ્યા તો પણ હોય છે કેટલા ખોદો આટલું ખોદતા પહેલાં તૈયાર થતા તમે ના ભરો દેવું પાયા તગાર પાવડા મૂકી અને બીજે બધે પાવડા તગાર મૂકીને આવતા રહ્યા છો ને બીજે તગાર બીજે જગ્યાએ પાવડા તગારો મૂકીને જ આવતા રહ્યા છો પાછા લેવા ગયા નથી આ કાળમાં બધું એવું જ ને જ્યાં ખોદવા જાય તો ખોદવાનું થાય આ લોકો ના એટલે મેં તો મેં તો એ એ દૃશ્ય આમની પાછળ હિસાબથી પહેલો છે આ લોકોને મૂર્તિ લાગે અમને અસલ ધર અસલ વાતથી તમારે શું થાય એટલે ત્યાર પછી મેં પૂછ્યું મેં કહું કેટલા પૂછી લેતા કોઈ વખત ઋષભદેવ ભગવાન જોડે વાત કરો ત્યારે અમારું પૂછી લેતા હોય તો અમને એટલે પછી મેં પૂછ્યું મેં કહું સાહેબ તમારે પાસ કરવા તો તમારા ખર્ચમાં તમારો ઘરનો ચાલીસ ટકા પિસ્તાલીસ ટકા તમે પાસ કરતા હતા મોક્ષ માર્ગ કોણ મોક્ષ કોને આપવો તે પાસ માર્ક તમે જોતા હતા ચાલીસ પિસ્તાલીસ ટકા જોતા હતા આજના આ તો દહીં વડો ખાય એવા લોકો છે સાહેબ અને શોખીન લોકો છે અને બહુ જોડે રોજ મળે છે અને પછી સિનેમા જોડે જોવા જાય છે વળે છે આ અમને બધું વિજ્ઞાન દેખે ને બધું આ વિજ્ઞાન અમારા હાથે જ દેખાય બધું કઈ ચોપડીઓથી ના હોય ને કેવા જ્ઞાન એટલે બધું વિજ્ઞાન જેની પાસે છે શું કહ્યું હા જો ભાઈ હાથ ગાલ્યો એ જ્ઞાન ખરું થઈ જાય પણ હાથ ગાલે નહીં બીજામાં જરૂરિયાત હોય એટલો જ આજકાલ લોકોને જરૂરિયાત હોય એટલે નકુ સાહેબ જેટલા ટકા પાસ કરાવવાના તમારા ધંધો તમે ત્રીસ પાંત્રીસ પાંત્રીસ દિન નીચે નથી કર્યો કોઈ તો હવે અહીં પાંત્રી પાંત્રી ને આશા રાખશો મને કહે કેટલા ટકા સુધી તારે મેં પેલા સાઈઠ ટકા વાળો માણસ મને એક મળ્યો થયું અમારો ચંદ્રકાંત બધી મળ્યો છે સાઈઠ ટકા આવે છે પછી બે ચાર જણા આવ્યા તેને હરી જગ્યા આપી દીધું મેં ભગવાન પૂછ્યા વગર શું કહ્યું કોઈ ઘરાક જ નહીં આ એટલા બીજી દુકાન બીજી દુકાને ઘરાકી જાય બીજી દુકાને તો જે ગમે એટલું ના આવડતું હોય તે ચલાવી લે છે કારણ કોલેજમાં કોઈ ના આવે કોલેજ એમને નગરી રાખે અહીં તો અહીં તો ભગવાને કહ્યું ત્રણ ટકા હોય તો પાસ કરજો કરશું એટલે પાછા ફરી અમને ચંદ્રકાંત ગયા હે ભગવાને પૂછીએ નહીં આ તો આ ફરી ભગવાનને અમે કહું ભાઈ સાહેબ જો બધાને કરવા હોય અમનું એ કરવું હોય તો અમે કઈક ઉકેલ લાવો કહ્યું ત્યાં કે પાર વેલ્યુ રાખો કે છે એટલે માઇનસ થઈ ને પ્લસ જેને કશું ના આવડતું હોય તો હતી રાખો સમજો એક બાજુ આવડતું હોય એક બાજુ ચિંતા કરતો હોય એટલે પછી બાયને પાર થઈ ગયું આવડ્યું કોણ નામ કહેવાય જે ચિંતા ના કરતો હોય તેનું આવડ્યું એટલા માર્ક મળ્યા સમજો પણ આવડે ને ચિંતા બે ગુણા બે થઈ રહી ખલાસ થઈ જાય આવડે ગુણ્યા ચિંતા ભાગ્યા ચિંતા થઈ ગયું શું રહ્યું સામાન એટલે બે ભગવાને કહ્યું ના તારે કદાચ પાર વેલ્યુ રાખો આ પાર વેલ્યુ બહુ તારે પાંચ પચાસ હો માણસ આવી બસો માણસ આવી છે પછી મેં કહ્યું આ તો ભગવાનના દુકાનનો ખર્ચો મોટો છે અને આ તે ઘરાકી નથી કે માઇનસ થઈ માઇનસ થઈ જગ્યા રાખો ભગવાન માઇનસ થઈ જગ્યા રાખો પછી માઇનસ માં ભગવાન ગયા ત્યાર પછી ફરી ગુજરાત ગયો નથી સમજી ગયો ભગવાન નો આ છે કે તમારા હાથમાં મૂકેલી સત્તા શું કામ માથા કોઈ કરો છો મને સત્તા એવું લાગ્યું ભગવાન મારા હાથમાં દર્શન એકલો કરવા જઉં છું અને આ ફેર તો આકાશ ગયો તો એ બે વખતે નહીં જતો કારણ કે હું દર્શન કરવા જઉં છું તે તો આના ભક્તોના મનમાં એમ થઈ જાય છે કે આ બધા લોકો લઈ જશે અહીંથી આ થોડા ઘણા ઘરાક છે તે આ લઈ જશે તે એથી ભગવાનને ત્યાંથી ખંભાથી દઉં છે ભગવાન આ બધા દર્શન કરવા આવ્યા છે મારો હિસાબ ચૂકવી દેજો હા પૂજા પૂજારી મારા નામની પૂજા કરી લે છે પૂજારીના જ્ઞાન આપેલું છે બિચારા અને પૂજારી રોજ અહીંયા આરતીમાં આવે તો ખંભાત આવી જાય પણ બીજા બધા મનમાં તો હું દેખા છે કદાચ મનમાં આક્રમણ થયા કે આ ઝપટી પાંચ પછી પડી રહેશે તે જતા રહેશે આપણે કોમ વાંચીશું કે છે એટલે આક્રમણ કરે છે હવે આપણે ધીમે કોકને આક્રમણ થાય એ આપણો ધર્મ નહીં કેવું અમારે તારા ગ્રાહક શું કરવા છે તારા બીજા બેટા તમે મોકલી આવી બધા ના લોકોને ફરક પડી જાય ને બધા ઘરાક રહી જશે કે આ કંઈક બોલે છે અને ઘરાક ફરી જાય છે એક વખત અમૃતલાલભાઈ કહ્યું અને એમની ઓફિસમાં જરા બેહવા ગયા ત્યાં મુંબઈના બે ત્રણ જણા આવેલા હતા તે એમને મને એમની ગાડી પર બેહાડ્યો આમ વિનય બધું રાખે એટલે એમની ગાડી પર ગયા રહ્યો નક્કી કર્યું કશું બોલવું નહીં તો અમને મનમાં એમ થાય છે કે મારા ઘરાક લઈ જાય છે એટલે કશું બોલવું નહીં એવું મેં નક્કી કરી દેવું બરાબર ને મૌનમ ત્યાંમાંથી એવું બોલી ગયો કઈ વાત વાતમાં તબિયતની ખબર પૂછી તાર મેં આ પરકોટાને ખૂટતા શું વાર લાગે તો આવું બોલ્યો એટલે પેલા મુંબઈ દેશ પરકોટો કે છે દેશ પરકોટો કે છે ભારે પુરુષ કહેવાય તો કે એ પૂછે બિચારા આવે કે શબ્દો બોલે તાર પર લાવી ગયા બિચારા સગળ ને કોઈ દેહનો પરબોટો કેમેરા દુનિયામાં જન્મેલો જ ના હોય ને સગળ નહીં આ પરબોટો ક્યારે ભૂલશે કહેવાય જો તને સમજ પડે નહીં એટલે સમજી જાય કે નાની પુરુષ એટલે હાલી જાય એટલા માટે નથી બોલતા અને કે વૃષભદેવનું દર્શન કરવા જતા નથી ચા સારું આટલું ભગવાન એટલે સમજી જાય હું સમજી દઉં બે સ્વારમાં સમજી ના દઈએ એ સ્વારમાં ના સમજે હું સમજુ છું એ ના સમજે એ પ્રગટ મૂર્તિ છે કેવી છે પ્રગટ મૂર્તિ પરિવાર વાત આવે કે પ્રગટ મૂર્તિ વડવાની મહી ભોયરાની મહી ઋષભદેવ નો દર્શન કર્યા તો બધા નથી કર્યા વડવા ગયા નહીં નથી ગયો તમે ગયેલા એ ઋષભદેવ ની ભગવાન ની દેવી આ બધી વાતચીત ચાલી છે બધું એની જોડે બધું કામ છે આપણે ત્યાં અમે જયારે તો આગળ જઈને ઉભા રહીએ છીએ ત્યારે ત્યાં આગળ મેં આરતી બારતી ઉતારીએ ત્યાં આગળ શું થાય છે ગજબ ભગવાન ની મૂર્તિ હસતા બધા ઘણા જોઈ ગયેલા શું કે શું ભગવાન નથી રહ્યા અને તમારી જોડે કઈ વાતો કરતા એવું અમને સાંભળતો તમારું કલ્યાણ થઈ ગયું એટલે મારું કહેવાનું છે કે સાઈન ટકા નાપાસ કહ્યું નહીં સાઈન ટકા માઇનસ ત્યાર પછી મેં તો આજે અગિયાર અગિયાર ટકા માઇનસ લીધેલા આ તો મોક્ષ માર્ગ ને કામ ના થાય જે ચિંતા કરે એને મોક્ષ માં પહેલા છે કોઈ બાપો અને ત્યાંથી મેં સાહેબ પુસ્તક બહુ વાંચે પુસ્તક વાંચીને તો મન ઉપર બોજો વધારે હું એમાં તે છે પહેલા જે જ્ઞાનીઓને તમે લીધા અને અત્યારે જેને જ્ઞાન પણ ડિફરન્સ પડે કરો માત્ર એમ પૂછે છે પહેલા તમે જે જ્ઞાનીઓને જ્ઞાન આપ્યું અને અત્યારે જે માઇનસ વાળાઓને આપો તો એમાં ફેર પડે ખરો એમ ના ફેર તો આમાં બીજો કશું નહીં એ તો પછી જે આગળ વધે ત્યારે વાતું તો બરોબર દાદા પણ ઇટ ઇઝ કન્ફર્મ એમ મારો જવાનો બરોબર છે કે એ કન્ફર્મ ગણાય કે ન ગણાય એમ ના હવે તો મહી મહી છે તે અગિયાર ટકા માઇનસ વાળા આવે છે સાઈઠ ટકા માઇનસ વાળા આવે છે બે ત્રણ ટકા માર્ક વાળા આવે છે અને ચાર પાંચ ટકા વાળા આવ્યા મેં કોઈ કોઈ સમજ એટલે પહેલા મને તો ત્રણ ટકા વાળો વાર મળે એટલે મેં તમને માલ બધો બગડી ગયેલો છે તો કોઈ પાંચ ટકા વાળો મળે નથી મળતો પણ પાસ થાય એવો આ ભગવાનનો કાયદો આ પાંચ ટકે બધું તમને ચાલે છે આ તો જેમ તેમ કરીને પાસ કરવાના છે જ્ઞાની પોતાની જે અનંત સિદ્ધિઓ વડે બધું કામ કરી લે કેવું પોતાની એમ ડાયો બનાવે નો કેવું ચક્રમનો ડાયો હા ઘરમાં હોય કે છે તમે ઘરમાં બૈરા કે છે ચક્રમ જેવા કે છે ભાઈ તું ક્યારે થયો તું ચક્ર ચક્રમની વાઈ બનશું ને કે છે એવું કે તમે કહો એવા કહે શું કહીએ અમે એવા એવા ભાઈ તમે કહો એવા કહે શું કરીએ છીએ પણ આ વિજ્ઞાન કેવું સરળ ને ડાયું ડાપણ વાળું કોઈ જાતનો ખૂણો નહીં ખોંચો નહીં કરકડતું નહીં અને રેશમ જેવું નથી લાગતું સુમાળું જ્યાંથી લાગે છે અને પોડ વાળું છે બધું તમને સમજાય ને કામ કાયદા માં એક દાડા પણ એટલે ખરો મેં ઠંડક વરે તો નહીં મય આખો દાડો જે મય જે છે બ્લડ છે ને તે બ્લડ પેલું ચમચમ બજારમાં બેસવાનું ક્યાં બેસવાનું ચમચમ ચમચમ બજાર બે ને એ નિસ્તેજ બ્લડ બ્લડ થઈ જાય શું થાય આખું ચમચમી જાય બિચારું ચિંતાથી ગામ થઈ હોટ થઈને ચમચમી જાય અને આ તો નિરામ ઠંડક અને નિરાકુરતા શું કહ્યું નિરાકુરતા નામનો એક અષ્ટમાં ગુણ સિદ્ધ ભગવાન નો પ્રાપ્ત થયો અહીં બેઠા બેઠા એક અષ્ટમાં તો સિદ્ધ થઈ ગયા હવે હાથ અષ્ટમાં બાકી રહ્યું શું થયું હા નહીં તો તમે આવો જ નહીં ના પામે તમારી તમે તમારો નહીં કઈ રીતે આવો વેપારમાં કમાયા તો આયા ફરી લેવા ફરી માલ લેવા આવે ને આવે ખરો ભાઈ કોઈ અવતાર જે નથી પામ્યા એ પામ્યા છો ને આક્રમ વિજ્ઞાન તે ભાઈ આ પાંચ આજ્ઞા અમારું કઠણ નથી તોય અમારી તારે ઉડતા વધારે પ્રવાસ કરવા જાય થઈ રહેશે થશે કે ઉતાર શું છે એમણે નાસ્તા મંગાવો ચા મંગાવો કહેશે નમાવાર્યમ તાણમ નમો સિદ્ધામ નમા હરિયાર નમો ધન રોહિશ્વર શ્રાવણમાં સૌ પંચમુકારો સર્વ પાવન ઓમ નમો ભગવતે વાસુદેવ નમઃ શિવાય જય સચિદાનંદ જય સચિદાનંદ લ્યો હવે આ પ્રસાદ કરો. તાર ઋષભદેવ ભગવાનની ઈચ્છા તો કરી ને નહીં તો એમને આ પર- પર- પરવાનગી કેવી રીતે આપે હવે આમાં કશું પરવાનગી વગર નહીં કરીએ એવા અમે તો બહુ તો બહુ બાકા છીએ શું કરવું પરવાનગી વગર કંઈ કરો નહીં हाँ इसकी परवानगी नहीं इसको देने का हमको क्या थ्री परसेंट दलाली ત્રણ <laughs> જરા કાળ માગો બહુ છે એટલે દલાલી વધેલી છે તેમાં બે ટકા તો દાદા ભગવાનમાં જ ખપાઈ જાય દાદા ભગવાન બોલે એમાં બે ટકા વપરાઈ જાય એક ટકો પછી રહી બીજી ત્યાં ચા નાસ્તા વપરાઈ જાય બીજી પેલા તમારી હોય નહીં દાદા આમાં નહીં સમજાય શું બોલ્યા આ દલાલી વ્યવહાર દલાલી છે કેવી છે અમારું તો મારી પાસે સર્વસ્વ મળી ચુકેલું કોઈ એવું અમારી પાસે સિદ્ધ ભગવાનની જે સુખ છે એવું સુખ અમને વર્તે છે એ ફક્ત આ દેહ નો બોધો લાગે શું લાગે છે બોધો લાગ્યા કરે અને તે બોધારૂપ અમે માન્યો નથી કોઈ લાગે અમારો પાડો ટ્યુશન બા તારા વગર તો મને ગમતું નથી એમ કહું છું શું કહ્યું હારો હારો પડે છે મને છે અને એમના નિમિત્તે મારે જગતનું કલ્યાણ કરવાની ભાવના હતી તે પૂરી થાય છે શું થાય છે એમના નિમિત્તે પૂરી થાય સારા પાડોશી મળ્યા છે અંબાલાલ ભાઈ હું તો માથે હાથ ફેરી એમ શું કરે અઢાર વર્ષે પાવા અઢાર નું વર દેવાનું શું અઢાર વર્ષે પાવા મારા કરે છે નહીં તો ગયડા થઈ ગયા શું થાય એટલે માથે હાથ બાદ ફેરીએ ને સારા દેખાય જરા દેહ તો દેહ કહેવાય ને દેહ દેહ તો દેહ કરે આત્મા એ આત્મા છે પણ અમારું ગજબનું સુખ વર્ત છે તેનું આ તમને આ એટલી બધી સિદ્ધિઓ ઊભી થઈ છે એટલી બધી આખા બ્રહ્માંડની સિદ્ધિઓ મારી પાસે છે પણ અત્યારે કોઈ લેનાર જ નથી અમે કહીએ છીએ માગ માગ શું માગું એ આપવું પણ કોઈ માગતા નહીં આવડતું તેમને બધા નહીં આવડતું પછી આ અમે ખેતું કહીએ અને અમે એની ફી માગતા નથી અમે અમે ફી માગતા સાહેબ તમારું દવાખાનું મોઘું બોલું છે એમ કે શું કશું મોઘું નથી કશું નથી નહીં છે કશું દવાખાનું મોઘું તમારા ઘેર આવ્યા હતા તમારે બહુ જમ્યા અમને તરફ તૈયાર કર્યા પછી બધા ગમ્યું હતું બધાને હે થોડે થોડે કઈ જ્ઞાન લઈ જઈને કામ કરી લો તમે બધા બહુ જણા દર્શન કરાયા તે પણ જો જો ત્રણ ટકે માગી લીધું જો બધા ભેગા કર્યા ને માઇનસ ત્રણ વાર દસ વાર નહીં મારી આઈ જન્મ આવી આવ્યો છે આવશે શું કહ્યું હું બોલાવે ના જો કેવું અહીં આવી પડેલો જોઈએ નિમિત્તથી ખાવું જોઈએ કેવું અમે કરતા કોઈ જીતના નહીં કે કેવો પાપડ ભાગવાની અમારામાં શક્તિ નથી અને આખા બ્રહ્માંડનું અમારી પાસે બધું છે શું છે બ્રહ્માંડનું બધું પણ તે કેવો પાપડ વાળી છે શક્તિ તમારે આ લોકો તો પાપડ શું ઘરાવું પડી નાખે ના કરી નાખે કે નિમિત્તના રૂપે સુખ તો બધું છે ને પુણ્ય તો બંધાતું રહીએ ને એ પુણ્ય ક્યાં ભોગવું છો પછી આજે નિમિત્ત ભાવે પણ તમે આટલા બધા જગત નું કલ્યાણ કરો છો તો તેનું પુન તો ભેગું થવાનું તે પુન ક્યાં ભેગું ભોગવવા જશો અવતાર છે ને અવતાર છે ને દાદા મળવાનો કે જ્ઞાન એક વાર લીધા પછી કદાચ કોઈના બે ભાવ ચાર ભાવ બાકી રહ્યા હોય તો પાછું ચરમ ભાવમાં અને જ્ઞાન લેવું પડે ખરું જરૂરી કરવું કરે એક બે અવતાર બાકી રહ્યા છે હજુ તે પછી છેલ્લા એમાં થઈ ગયું આ જે જ્ઞાન થયું છે એ જ કેવળ જ્ઞાન માં પરિણામ પામ્યું બીજું લેવાનું ના બીજું બીજા બીજા જ્યાં જાવ ને તે જ્ઞાન જ ડોળાવાળા હોય અને આ તો આખું જેવું એવું જ્ઞાન જ તમને ચકચકિત નહીં દેખાય એ ડોળાવાળામાંથી ચોખ્ખું થવાનું અને આ તો સંપૂર્ણ શું શુદ્ધ પટિકમણી જેવું શું કહ્યું પટિકમણી હા માટે આ જ્ઞાન કેવા જ્ઞાનમાં પરિણામ પામવાનું કેવું આ જ્ઞાન કેવા સાથે સાથે સાથે ને સાથે સાથે પુરુષ નો કોઈ રસ્તો પછી આજે મળ્યા બે બહુ ચાર બાકી રહી ગયા હા અમે અમારા અમે બધા ખપાઈ ને કર્મ નીકળેલા તેથી અમે કહે છે ભાઈ અમને તો નો ઓબ્સ્ટ્રક્શન સર્ટિફિકેટ લખેલું છે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ શું લખી કહીએ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આ કોઈ કોઈ અમને વેપાર કરીએ છીએ પણ જો ઇન્કમ ટેક્સર ઓબ્જેક્શન ના લે કોઈ પણ ઓબ્જેક્શન લે નહીં ઘરવાળા ઓબ્જેક્શન ના લે બહારવાળા ઓબ્જેક્શન ના લે ખબર નહીં અમે અમે જ્યારે ગાડી ઉપડે ત્યારે બધા લીધો આવતો કરે કેવી બધા લીધો આવતો કરે નહીં તો એક જણ લાવે લાવતો કરે તમે ઉભા ઉતરી પડી જાય હા એ લાવે અશુભ કઈ બાકી જ નહીં હોય દાદા અશુભ કર્મ કઈ બાકી જ નહીં તમારું અશુભ કર્મ એ કઈ બાકી જ નહીં રહ્યું તમારું અશુભ કર્મ ક્યાંથી રહ્યું મારી આખું પેલું એ રહ્યું શું રહ્યું સાતા વેદની એ રહ્યું શું કહ્યું સાતા વેદની બરોબર સાતા કર્મ આ બે છે ને કોઈ વખત વખતે જરા દાહેર બહાર મૂકે દુખેલી મને અડે નહીં બરોબર છે જાણું ખરો કે આ દાળ દુખવા મારી છે બાકી તબિયત બગડે કે તબિયત બગડે તો દર્શન કરવા થયા તે તમને દેખાયા હતા બગડે આગળ શરીર બગડેલું હોય પણ આત્મા તેવો દેખાતો તમે જો અડ્યું હોય તો તમારા ઘરે અડે કે ના નડે શું કહ્યું હા નડે નહીં જાગૃતિ રાખી છે બરોબર છે કે સચ્ચિદાનંદ એ બેન કઈ જ્ઞાન થઈ ગયું બરોબર એવું કહેતી હતી કહેતી શાંતિ રાખે સચ્ચિદાનંદ કઈ ગયા હતા ના અહીંયાથી ઘર જાય. ઘરે એ વિચાર મૂળ આવ્યો. બહાર જવાનો કંઈક જોતો હતો. હતો. ફ્રેન્ડ યાદ આવ્યા ખરા ફ્રેન્ડ પ્રમોદ પ્રમોદ પ્રમોદ ફ્રેન્ડ યાદ આયા કરા તો ફ્રેન્ડ યાદ આયા હા, friend આવે. Friend તો- friend યાદ કરે તો પણ ગુનો નથી. કે રાતે બે- રાતે ગયા, જરા ઢોકળા કરવા માટે એ વ્યવહાર ફ્રેન્ડ યાદ તો નથી યાદ આવતા એ બધું વ્યવસ્થિત જ છે ને બધું વ્યવસ્થિત કરતા વ્યવસ્થિત છે આ જગત ફિરિટ ચાલે છે એમાં જાતે જોયેલું છે આ આનું પ્રવાહન કેવી રીતે છે કેવી રીતે એનો ભેગો છે એ બધું અમે જાતે જોઈને બધું વાત કરીએ છીએ તમે એમ આવડામાં લખ્યું છે કે વ્યવસ્થિત છે એ બધું બરોબર છે પણ એવું કંઈ બોલાય નહીં કંઈ ગુનો ગણાય અને ન બોલીએ તો એ ગુનો છે ને જો બોલીએ તો એ મોટો ગુનો ચાલી જતો લખાણ કરવાની એ શું કહેવા માગો છો તમે વાંચ્યું છે ખ્યાલ છે તમને બુદ્ધિમાંથી વાંચેલું છે હિન્દીમાં વાંચ્યું કે વ્યવસ્થિત છે એમ બોલાય નહીં અને વ્યવસ્થિત બોલવાનો અધિકાર કોને છે કે આ ભેદને અનુભવ સહિત વર્તે છે તેને કેવું અનુભવ સહિત વર્તે છે આત્મા અનાત્માના ભેદને અનુભવ સહિત વર્તે છે તે બોલે તો હતો ને જેમનું બોલવું એનું બોલશે પણ હજુ ભેદ નો અનુભવ થયો નથી ભેદ નું હજુ લક્ષ બેઠું છે શું કહ્યું લક્ષ બેઠું છે અનુભવ થયો હા એટલે વ્યવસ્થિત શું વ્યવસ્થિત શું કે છે કે ભેદ અનુભવ થયો છે એટલે પોતે હોમ ડિપાર્ટમેન્ટમાં રહે અને ફોરેનમાં હાથ ગાલે નહીં જેના ભેદનો અનુભવ થયો છે અને આ તો ફોરેનમાં હાથ ગાલે અત્યારે સૂર્યના જે વ્યવસ્થિત છે એ બધા નહીં સૂર્યમાં આ તો આ બધું ફોરેન નતા દે છે બધું હાથ જ ગરાય નહીં મય પ્રેરણા થાય તે જ વ્યવસ્થિત ને તારે નિરંતર પોતાના સ્વમાં જ રહેશે તો એ પોતે છે તો નિરંતર સ્વમાં જ રહેશે ભેદ જ્ઞાન નિરંતર એમને રહેશે અને જ્યારે તમારે અમારે શું થાય છે તો કે કે ફોરેન માં હાથ ગાડી નાખે છે એટલે એનાથી શું થાય છે કે વ્યવસ્થિત છે એમ કહીને પોતે નિરાતે ઓળીને સુઈ જાય છે એટલે દુરુપયોગ થઈ જાય છે જ્યાં સુધી આ બેનો ભેદ અનુભવ ના થાય ત્યાં સુધી વ્યવસ્થિત થઈ ગયા પછી બોલવું તમારે કેવું વ્યવસ્થિત થઈ ગયા તમે તમારે કાર્ય કરે જાઓ અને પછી કપાઈ જાય કરજો તારે કેવું વ્યવસ્થિત છે તારે સમજે ને અને પછી જ્ઞાન થયા ભેદ ભેદ એનો ભેદ અનુભવ થયો ને દાદા કોઈ કામ આપણે શરૂ કર્યું પછી થાકીએ પછી કે જેટલું આપણે થઈ શકે એટલું કર્યું અને પછી મૂકવાને વ્યવસ્થિત ના કરતો અમુક જેમ થઈ શું કરે બીજું આ ન બોલે એમ કે છે કે આપણાથી જેટલું કામ થયું થયું એટલું કર્યું અને પછી થાક લાગે તો આપણે એમ કહીએ કે હવે વ્યવસ્થિત ના થાક લાગ્યો છે થાક લાગ્યો છે થાક લાગે ઊંઘાતી હોય વ્યવસ્થિત પીરતી જવું શું કહ્યું બરોબર પણ આ તો મોત જાગતો પડી અને કે જે થશે થશે એ દુરુપયોગ કર્યો લોકો લોકોએ દુરુપયોગ કર્યો એટલે મારે કેવું લોકો તો હું જે આપું ને એનો સદુપયોગ પોતાની પોતાની કટાર પેટમાં મારે શું કહ્યું એટલે અમે એમને કહ્યું અને જો તને આગળની ચિંતા થાય તો ભવિષ્યકાળ ના હાથમાં છે એટલે કેવું વ્યવસ્થિત છે હજુ થોડી